बैठते ही ठाकुर जी के नरसिंह जी समझा अरे वारे वाह भगवान के हमें लाओ सा बोणी बट्टा कराओ अरे नरसिंह जी कह रहे बोणी बट्टा कराओ जड़ा होता तो पचे टूटी बागी गाड़ी क्यों लावता ठाकुर जी के भाई देखो गाड़ी तो मैं मारे हो तो मारो धंधो है हाथे हालू કુણ પાવલો થાળી મેં દર વો મારો ભાવ હે પણ ગાડી બનાવો તો મારે ખાતી હું મારો ધંધો યો હે તો ભાઈ ઓ કટે છોડું એ તો આપને દેણાઈ પડી નરસિંહજી કે ભાઈ તું પહેલી કહે દે તો અમે કઈ કરા અમે માણકને કટે તું કે દો ચાર તુંબા થને દે દા ઠાકુરજી કે તુંબા વાળા મારે ઘણા હેંદાય તુંબા નહીં થઈ જે નરસિંહજી કે ભાઈ અમે કઈ કરા ઠાકુરજી કે નરસિંહજી ગભરાવ મત મારે કોઈ વસ્તુ નહીં થઈ જાય મેં સુણ્યું કે આપને ભજન ગણાઈ છોકા આવે એક ચોકો ભજન ઉણા દો બસ મારે તો આઈ તિનકા હે નરસિંહજી કે જણે તો તું મને હાથી રહેજે આ તિનકા તો રોજ દે દેઉં તને મહારાજ ભક્ત રે સાથે ભગવાન और कोई दूसरा लोभ नहीं रहे ध्यान रखो कोई भक्त भगवान ने रोज छप्पन भोग नहीं जिमावे कोई भक्त रोज भगवान ने सोनेरा चांदीरा श्रृंगार नहीं करावे કોઈ ભક્ત રોજ ભગવાનને રેશમરી ગિદ્યા માથે નહીં બેઠા શકે કોઈ ભક્ત રોજ ફૂલ મંડલી નહીં બના શકે ભગવાનને પૂછે જણે આપ ભક્તરે લારે લારે ક્યું ફિરો હો બોલે ભક્ત રીજન મને કુછ કહેવે વો મને બઢિયા લાગે ઓર ભક્ત ખીજન મને કી કહેવે વો મને બઢિયા એક બાર પંડરપુર વાળા પાંડુરંગ ભગવાન હે વાણે પાંડુરંગ ભગવાન ને પૂછ્યો કે હે પાંડુરંગા અગર થારું મિલનો વે તો તું કટે મિલેલા તો પાંડુરંગા બોલ્યો કે અગર મારું કદી મિલનો વે તો ચિંતા મત કરજો મારું મિલનો વે તો દેહુ ગાંવ જઈજો ઉણ દેહુ ગાંવ મેં તુકારામ નામ રો એક ભગત રેવે ઉને લારે એ રહે જીંજા બજાવતો મેં મિલ જાઉંલા ઓ મારો ભગત તુકારામ આગે વીણા લિયોડો ભજન ગાવતો વેલા ઉને લારે તાળ બજાવતો મેં થાને મિલ જાઉંલા મારું મિલનો વે તો વટે આ જઈ જાઉં નરસિંહ મહેતા કહે બેઠો બેઠો ગાય ત્યાં હું બહુ બહુ સાંભળું બેઠો બેઠો ગાય ત્યાં હું બહુ બહુ સાંભળું અને ઉભો ઉભો ગાય ત્યાં હું નાચું રે પ્રાણ તકી મને હરિજનવા જે પ્રાણ તકી મને વૈષ્ણવ વાલા પ્રાણ તકી મને વૈષ્ણવ વાલા એ જે ગુણ એના મે ભગવાન કે ઓ બેટો બેટો ગાવે તો ઉઠે મેં ઉભો ઉભો નાચું પર ઉભો ઉભો ગાવે તો લાર લાર જાઉં ઓ મારો ધર્મ આઈ મારી તો ભગવાન ભક્તરે સાથે ઓર કોઈ લોગુ નહીં ભક્ત જો ભગવાન રા ગુણ ગાવે વો સુનને વાસ્તે उन्हें लारे लारे जावे महाराज लार लारे जावे और भगवान ने कोई लोग नहीं और भगवान ने कोई इन वास्ते क्यों रोज कीन की गान हुनाया करो कीन की गान हुनाया करो एक बात बताओ थाने बड़ी चौकी हवल हुणजो ने समझजो हाँ पारिया इलाचिया बेच दीवा तो हुणो हमें प्रभु एक जलेबी रेस होया करे जलेबी रेस उठाए जलेबी रेस हुणो की करवे જલેબી રેસ હોય કી કરવે કે એક ડોરો એક એક રસ્સી લેવે પણ રસ્સી રે એક છોટ છોટા ડોરિયા માથે જલેબી બાંધ દે ને વેલ રસ્સી માથે લટકા દે પછી ટેબલ માથે દો ભાઈ ઉપ એક ઓખુણો રસ્સીરો ઓખુણો પકડ લે દુજડો ઓખુણો પકડ લે પછી જો રસ ઉમે જલેબી રેસ મે ભાગ લેવે જલેબી ખેલ મે વે હેંગ નીચે ઉભ જાવે અમે વે રસ ઉને જલેબી ને ઊંચી કરે નીચી કરે ઊંચી કરે નીચી કરે કે નહીં મુંડા મે આવે કે નહીં આવે કોઈ પડે અને ગુડે અને બડો હસ દે કે જ્યાં નહીં હસી આવે તો ભાઈ આ સમજો ભગવાન રે આગે આ જલેબી રેસ કોઈ દે કે ઓ ભલે ખાઉન વાળાને મુંડા મે જલેબી આવે નહીં આવે પણ દેકન વાળાને તો બડો આનંદ આવે યોડિયું મહારાજ ભગવાન ભજન ગાવણો આ બી જલેબી રહેશે તાલું રાગું ગાણો આવે ચાહે નહીં આવે પણ દેકન વાળે ભગવાનને તો બડો આનંદ આવે એન વાસ્તે મહારાજ જેડો આવે જેડો ગા લેવણો જેડો આવે જેડો બજા લેવણો આ ભગવાન રો કીર્તન જલેબી રહેશે આપણે મુંડામાં જલેબી આવી તોય બઢિયા નહીં આવી તોય બઢિયા દેકન વાળા ભગવાન તો રાજી હો મહારાજ ભગવાન તો ખુશ હો જાવે જાને કોન સી અદા પણ નરસિંહજી મહારાજ ભગવાન રે લારે બેટા કરતા લા લિયોડા આગે ભગવાન ગાડી ચલાવે પ્રભુ ભગવાન ગાડી ચલાવે છે ગાડી ચલાવતા ચલાવતા નરસિંહજી રે મન મે આયો અરે ભાઈ ઓ જો ગાડી ચલા રહ્યો ઓ કોણ વેલા ઓ કોણ વેલા इन आधी रात में बिना कामना रे मदद करन वालो संसार रो तो कोई व्यक्ति नहीं हो सके एड़ी आधी रात्रा कोई की नहीं वास्ते भाई आप लोग खुद सोचो आपा लोग भी कई बार हाईवे હું નીકળ્યા ઘણી ગાડિયા રૂપયોડી રે કરમ ફૂટાવાના ઓયો વેલા કી હાલો ની આપણે મોડો વે મોડો વે આપણે મોડો વે આપણે તો આ ભાવના રે નરસિંહજી કે ભાઈ ઓ કોણ આયો વેલા એડો નિષ્કામ ओ सिवाय मारे सांवरिया रे और कोई दूसरो नहीं वेला भगवान भी अब देखो ध्यान हवड़ हुणजो भाई हवड़ हुणजो नरसिंह जी के ओ जरूर मारो सांवरियो જ વેલા और दूजो कोण वे आपने ठाय રાત્રે હાઈવે માતે ડ્રાઈવર ગાડી ચલાવે કે તો ગાડી ચલાવતો ચલાવતો થાક જાવે કે જેને એક હાથું ગાડી ચલાવણો शुरू कर दे और एक हाथ खुल्लो कर दे के वाकई को नहीं है कि नहीं भाई सही बोलो कि नहीं दकलाएंग बोलोगे भाई ठीक कह रही हो कि नहीं वो एक हाथ खुल्लो कर दे यूं यूं भगवान भी गाड़ी चलावता और थाक जावता तो एक हाथ खुल्लो कर देता नरसिंह जी सोचता सोचता समझ गया वो है तो मारवाड़ो જ वो है तो मारवाड़ो જ જેને ભગવાન જોઈ હાથ નીચે ધરણ ઢૂકા નરસિંહ કે નહીં પ્રભુ અટે મત ધરો તો हो मेरे सिर पे रख दे मारवाड़ो ये जन के भाई वो हाथ नीचे मत रखो प्रभु हो तो ओ मेरे सिर पे रख दे ठाकुर ओ अपने ये दोनों हाथ नम तुझे पहचान Thank you. चला दे सबसे આપ સબને અંજાર નગર પહોંચા દિયો અંજાર નગર પહોંચ્યા અને ભગવાન કે હમે મેં જાઉં અરે નરસિંહજી કહે કટે જાવે થું પૂર્ણ પાવલી ઠાકોરજી કે ચિંતા મત કરો પૂર્ણ પાવલી ધરની ટેમ પાછો આ જાઉં અબાર જાઉં દો ઠાકુરજી ગાડી છોડન ગયા અને ગાડી પાછી હી જડી અડાડાડાડાડાડ ફૂલ પાકડે હેંગ ભી કર ગઈ પ્રભુ હવે વે જો કોકલિયાજી મહારાજા વે મન મે જાણી રે નરસિંહ તો આવી ગયો મેં તો જાણી એમ મગતા કીકર આવેલા પણ એ તો તુંબા તુંબી લેન સાધુ સંન્યાસી લેન આવી ગયા ઓર કોકલ્યો દોડ્યો જોશી દોડ્યો કોકલ્યો ઓર ગયો સગારે ગે કે મારા બ્યાહી આયા ગોરવે મા બધાઈ દે જયજી આયા હે લાવ બધાઈ દો શ્રીરંગજી કે બદઈ તો પછે દેવા પહેલી બદઈ હાથે કી લાયા હે તો દેવા કી આવ તો દી કે જણે જાઉં દો નહીં તો યુ કઈ મતલબ શ્રીરંગજી યું બાત કઈ કોકલિયાજી જાણ્યો જો યાને કહે દિયો કે તુંબા તુંબીન સાધુ સંત લાયા તો બદઈ આ દેવે ને કોઈ દસ ભર પચે દેવે એડો કરો પહેલી તો મીઠા મીઠા ઈ રામ રામ રાખો પછે ભાટો મોટોડો પકડાવા હર શ્રી બ્યાઈજી બોલ્યા बोलिया अरे अरे माहेरारी बाता थे तो पूछो ही काई जिन सा तो लाया है था के लाग सी जीती अरे माहेरारी तो बात ही मत पूछो सामान लाया है और, और गाड़ियों बारे पड़े है ढुड़े है श्री रंगजी जानियो इतो माल लाया के गाड़ी में नहीं मावे ओहो जने कटिंग कटिंग कोई भगत चेतायो दी के ગાડીઓ માલ ઢુળે હે બારે પડે હે જેને શ્રીરંગજી ફટ જેવું એક રૂપિયો કાર્ડ અને બધાઈરો દિયો કે લો અમે તો બોલો ગાડી મુ માલ ઢોળેવો માલ કહીએ બોલે જોશી બોલ્યો કોકલ્યો માહેરારી બાત અરે ખાને માળા તુંબડા ઓર સૂર્યા સ્વામી ગાડી માં તુંબડા ગુડે બોલે ઓર નહીં તો પછી કઈ વીરાપન ના ગુડી અરે એક રૂપિયો હું નહીં ગયો લાવ પાછો દો રૂપિયો મહારાજ કે અમે કોઈ દિયડા પાછો અમે જાઓ હા મેં જાન બધાઈ લો શ્રીરંગજી કે એડાને ઘરમે મત લાવ બારે રાખો બારે હવે જાન નરસિંહજીને ગામ રે બારે તૂટોડી આટા મે જવા માછર છે ઘણા જટે તો દેરાયા ડેરા નરસિંહજી તણા ગામ રે બારે જટે માચર બીજા ઘણા ઉટે નરસિંહજીનો ડેરો દેરાયો ભાઈ અમે ઉટે ગાંવ રે વારે નરસિંહજી બેઠા અમે માચર ખાવે તોડ તોડ અરે અરે અરે કોકલિયાજી તો આપણો કામ કરી ગયો અને નરસિંહજીને લઈને ગાંવ રે વારે ઠેરા દી અમે વે સૂર્યા કે નરસિંહજી ઓ યું કઈ હે ઓ ઓટે કટે આપણને રૂકાયા હે ઓ માચર ઘણા ખાવે નરસિંહજી ઓ કહીએ નરસિંહજી કે ભાઈ ઓ તો આપણો ડેરો હે બોલે એડા ડેરા દે બોલે આપણ જેડો માયરો લાવે ઉને એડા ડેરા દે પ્રભુ નરસિંહ નિર્ધન જાન કે ડેરા દિયા કુઠો નરસિંહજીને ગરીબ જાણન ભેદ કર્યો કરુણા નિદાન સંબંધને નહીં દેખે સંબંધી રે રૂપિયાને દેખે રૂપિયા વાળો સંબંધી વે તું બડિયા ઠોઠ ઠેરાવે ઓર ગરીબ સંબંધી વે તું કે કટઈ રહેજો ધર્મશાળામાં તું ફુગા દો વે બાસણ માજન વાળા અને વે કંદોઈન બીજા રે કે કે ઉઠે સમાન રાખતો ને આવો જીમો પ્રભુ ધનને દેખ અને વ્યવહાર કરે એક ભાઈ રૂપિયા ગણાયા બેન રે ઉઠે કે દેખો આજ મારી બેન રો પ્રેમ મારું કીતો હે મને ઓળખે કે નહીં મને મારે પ્રતિ પ્રેમ હે કે નહીં જો હાવ ફાટા ટૂટા કપડા હાવ ફાટા ટૂટા યું દેખે તો જાણ કોઈ લીર લીર હોયડા આડો કોઈ મકતા ઉપર મકતો એડો એડો ભણન બેન રે ઉઠે ગયો કે જીમણ જીમા તો બેન કે બોલાયો ને વો વેની કોણ વો ગેટ માં તો કોણ વેવો હા વેજી ગઈ વે ઓ હાથ મેં ડંડો લિયોડો ચોકીદાર કહે દો દ્વારપાલ કહે દો ઉને કે બાર કાઢો બાર કાઢો ને અરે વો કે બેન મેં જીમન આયો આકી મરી બેન થારી ભાઈ કડા ભાઈ જાઓ જો બાર કાઢો બાર કાઢો કટે હુગલો કટે મત તો બાર કાઢો બાર કાઢો બાર કઢા દે વો ભાઈ ઘરે ગયો ને ડ્રેસ ચેન્જ કરનાયો કપડા બીજા એકદમ ભડ્યા ભડ્યા સૂટ ને બીજી ને દેખો તો ભાત છડો એકદમ કોટ બીજો ભડ્યા સૂટ બૂટ પહેરીને આવ્યો ને બેન હમ આઈ થાલી મારો ભાઈ આવ્યો ભાઈ ભાઈ આવો ભાઈ સાહેબ આવો ભાઈ સાહેબ આવો ભાઈ સાહેબ ને બેઠા હવે ભાઈ સાહેબ રે હાથ મેં પાંચી આંગળીયામાં પાંચ હેંગ આંગળીયામાં ભીટિયા પળા પળ કરે અને કોટું આદો લોકેટ બારે ઝળકે ને અટે કિંમતી પેન ને પટવો ને ઘડી ને अबे बैठो वो एक हाथ में वो बहनी ब्रेसलेट वो भी ने जिम ने बैठो और बहन के लो भाई जिमो भाई के ले हमारी बेटी जिम ले ले हमारा लॉकेट लाडू खा ले भाई मारा कोट पुड़िया खा बहन बोली भाई तू गेल लो गेल है की कर करे तू जी मैं कनी बोले नहीं नहीं ले भाई मार बटुआ राय तो पी ले ले भाई मार पेन पूड़ी खा ले બેન બોલીક થયું ગેલા કઈ કરે ભાઈ ભાઈ બોલ્યો તું તો યા નહીં જી મને બોલાયો મને થોડી બોલાયો બોલે મેં તને બોલાયો બોલે મેં તો બેન પહેલી બી આવ્યો પણ મારા ફાટા ટૂટા કપડા બે કન તો બારે કાઢ દો અમે કોટ પેન્ટ એ બીટિયા બીજી પેન્ટ આવ્યો તો જીમાં હું બેટાઈએ એનો મતલબ મને બે કન થાળી ની પૂરસી એ મારી બીટિયા ને લોકેટ ને કોટ બે કન જણે આવી જાય ઓ સંસારનો વ્યવહાર હે ભાઈ ધને દેકન મહારાજ વ્યવહાર કરે નહીં તો વાત નરસિંહજીને ગરીબ જાણ એડિઠોડ ઠેરાયો જટે કોઈ પૂછન વાળો નહીં ઓર તો ઓર પીવું પાણીની મટકી બી નહીં એડિઠોડ નરસિંહજીને ઠેરાયો પણ નરસિંહજી મન મેં કોઈ શોભ નહીં ક્યું ભક્તરે કને હરિ નામ રો એડો ધન હે ઇન કારણ શું ભક્તને કોઈ કદી ગરીબ કરી નહીં શકે મોટો મોટો ઇન્કમ ટેક્સ વાળો છાપો માર દો મહારાજ કોણ ગરીબ કર શકે ભક્તને જીણ કને ભગવાન રે નામ રો ધન હે ઉણને કોઈ ગરીબ નહીં કર શકે મહારાજ સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ ધનવંતા સોઈ જાનીએ જાકે રામ નામ જેને કને ભગવાન ઓને કોણ ગરીબ કર સકે હવે વે બેટા હવે નરસિંહજી તો હા કઈ કરું ના જા જમના ગુદડા ના માચા કે બાણ सूरदास सिया मरे ना कोई जान पहचान नरसिंह जी के भाई इन गांव में मारी कोई जान पहचान भी કે નહીં જાણું કરું તો કપડા બીજા માંગ લાવું સૂર્યને ઢકું પણ કરું કઈ કોઈ વ્યવસ્થા નહીં કરું કઈ જીતે જ્ઞાનદાસજી બોલ્યા નરસિંહજી આપા બેટા જી કી જગા કઈ હે બોલે આપા તો ગાંવ રે બારે બેટા બોલે આગેલા રે કી હે બોલે આગેલા રે કી હોતો તો હી થોડી લાગતો તો ઉપર નીચે બોલે નીચે તો ધરતી માતા હે ને ઉપર એક છપરો લાગોડો પાટકડિયારો એ પતલી પતલી પાટકડી આવે એ સેવ ને આંબા આયા કરે पतली पतली लकड़िया रे डब्बा में वो में वो है और तो कहिए बोले नाको हेटे अरे नरसिंह जी के हगारे देव ने लेव ने की कोई नुकसान बेर नेरो करो बोले ते होच मत करो थे पटको ने हबीड करतो रो छपरो ने क्यों नीचे ने महाराज दोई पाटकड़िया भेड़ी ले गड़गड़ गड़गड़ कर करी के जणी धुणी लगी धपड़गो वेग्यो लंबो अरे महाराज नरसिंह जी क्या तो धुणी वेगी सूर्या के ओज करनो चारू मेर बैठाण दो माने पाट हाट का पाटड़ा और धूणी दही लगाए हर जस गावे सूर्या मृदंग ताल बजाए बीच में वहां धुनी लगे ने चारों मेर वे सूर्या बैठ गए और कीर्तन गावे महाराज भगवान रा जो भगत है वाने कौन दुखी कर सके महाराज कौन दुखी कर सके एक भगवान रो भगत हो उन्हें कने मसीनी दर्जी हो मसीनी वह टक टक टक टक टक टक બોલતી ભાઈ ટક ટક સાથે રાધે રાધે ગોવિંદ રાધે રાધે રાધે ગોવિંદ રાધે ટક ટક ટક ટક ટક ટક ટક ટક બોલતો પાપ થી એક દૂજો આદમી રહેતો ઉને હવાવતો કોની વો કરે મતો ખાજે દુકાન ખોલે છે તો ટક ટક ટક ટક રાધે રાધે ગોવિંદ રાધે કરે ઓ એક દિન કઈ કર્યો દુકાન રો તાળો તોડ ને વા મશીન લેપરી ને કબાડી મે દે દૂજે દિન ભગતજી આમ દે તો મહારાજ મશીન હે કોન થે હોત થે વિચાર કરો આજ થેઉની ઠોડ વેતન થાણ મશીન કોઈ લે ગયો તો કઈ કરતા થી તો પોલીસ પણ ભાઈ કઈ કે કે લાગે ભગવાનને ટકટક હવાય કોની જેને મશીન લઈ ગયા હાલો આપણે હાથોય કરા અમે હાથોય મહારાજ રાધે શ્યામા રાધે શ્યામા રાધે શ્યામ હાથોય સિલાઈ કરે મારા રાધે અરે ભાઈ વો ભાઈ કે રે ઓ જબરો ડબઈ બોલી મશીન લઈ ગયો તો હાથુય કરે અમે હામી લંબી રાગા લેજી કો હામી માતો બતો દુકે અટીને ઉણ ભાઈજી કો મશીન લ્યો કે ઉને હાથ મે ફોડો વે ગયો ડાક્ટર કને ગયો ડાક્ટર ફોડો ફોડ પર પાટી બાંધી પાછી પાટી ખોલી તો ફોડો ભેર યુ રહ્યો દસ વાર ફોડો સાફ કર્યો દસ વાર ફોડો પાછો ડાક્ટર સમજદારો ડાક્ટર કે એને હાથું કોઈ ખોટો કામ તો નહીં કર્યો ભાઈઓને ડાક્ટર સામે તો નહીં બોલ્યો પણ ઘરે હાન હોચ્યો કે હા ભગતરી મશીન તો મેં કબાડીને દી પાછો ગયો કબાડીને ભાઈ વા મશીન કટે કે વાતો મેં તો નેગ દી કટી ઠે કુદી જો લો અમે ભાઈ કટી કબાડવું વા મશીન જોઈ સાફ કરી હાવળ કરી ને રાત્રે પાછી દુકાન ખોલપરીને મશીન ધરી दूजे दिन भगत जी आन दुकान खोली तो मशीन पड़ी भगत जी के लागे भगवान रे पाचो मन हुयो दी के टिक टिक कुणन जण पाची पुगान गया આ ભગતરી મોજ હે ભગતને કોણ દુખી કર સકે संसार रो सहारो लेन जो लोग बैठा है कि वे सुखी वे न दुखी वे जो भगवान रो सहारो लेन बैठा वो ना सुखी वे ना दुखी वे वो तो सदा आनंदित वे महाराज सदा आनंदित सुख और दुख ए संसारी रा स्वभाव है और सदा आनंद में रहना वही ज संतरो स्वभाव है वही ज भक्तरो स्वभाव मोह मन सदा आनंद चिंता दिन दयाल को मोह मन सदा आनंद तो सब सूर्या मगन भैया खूब आनंदित महाराज मन मराठी में एक भजन गाया करे आप लोग यूं समझता होला पर बड़ो सुंदर भाव है मनात भरली पंड जो कथा में कई मराठी भाई भी आयोड़ा है है नहीं तो वाणो भी की पोषण हो बे लई खाली नहीं जावे खाली चूरमा आपाई मारवाड़ी खावा कितना मराठी भाई कित मराठी भाई कितने आए यहाँ थोड़ा हाथ तो कर- ऊंचो करो छात पड़े हाँ ते ते पूरो जोर लगाई जो मनात भ- मनात भरली पंड देखो एक काम बढ़िया भेजा आपे मराठी बोला नहीं बोला है मराठी भाई मारे मायो पचे मारवाड़ी बोलनी शुरू कर दे मनात भरली पंडरी કીર્તન કરતા કરતા પૂરી કરી દી પ્રાતકાળનો સમય હોયો ઓર અગલે દિન પ્રાતકાલ નાની બાઈ ને ઠાપડી મારા પિતાજી આયા હે નાની બાઈ રો બ્યાહ હુયો ઉન ટાઈમ નાની બાઈ નરસિંહજી હું મિલી ઉને બાદ મે મિલી જ નહીં આજ નાની બાઈ ને ઠાપ પડી મારા પિતાજી આયા હે આહા એક કન્યા રે મન મે આપરે પિતા રે વાસ્તે કઈ સ્નેહ હોવે આ તો એક કન્યા સમજ શકે માં પરિવાર રે માઈને पुरुष री चिंता जीती उनरी पत्नी भी नहीं करे उन बत्ती उनरी बेटी करे भाई ભાઈ સાહેબ દુકાનો આવે ઓફિસો આવે થાક્યોડા આવે બેટો આપરે મોજ में मग्न ने श्रीमती जी आपरे रोटिया में मग्न काम काज में मग्न बेटी लेण पड़ती पड़ती भी उठ ना आवे पापा पानी पियो चाय बनाऊं आपरे भोजन की तैयारी करूं भले कितना इंतजाम वेला પણ તો યાન આપરે બાપ ને પૂછેલા ભાઈ તો એક બાપરે પ્રતિ બેટીરે મન મેં કિતો સ્નેહવે ઓ કોઈ નહીં સમજ સકે ઓ સ્નેહ સદા છીપ્યોડો રહેવે પણ જદ બેટીરી વિદાય આવે ઉન ટાઈમ કોઈ કેળોય બાપો ઉન ટાઈમ વો સ્નેહ છીપ્યોડો રે નહીં પાવે બેટીઓ તો વો સદા બાપ રો ધ્યાન સદા બેટી રાખે ઓર બાપ સદા બેટાને લડાવે ગાડી લાઈ તો બેટા રે કપડા લાઈ તો બેટા રે ચેન બનાઈ તો બેટા રે બીટી બનાઈ તો બેટા રે જન્મદિન મનાય તો બેટા રે પણ વા બેટી જો સદા આનંદ મે રહેવે આપણે ભાઈરે સુખમય સુખી માને કદી કી નહીં બોલે પણ ધ્યાન રાખજો કોઈ બાપ ભલે બેટાને કીતો અચન અચન કરે પણ ઉન બાપ રે મન મે પ્રેમ જીતો આપરી બેટી રે વાસ્તે વે કે ઉ તો બેટા વાસ્તે નહીં હોય કરે ભલે કોઈ બેટો કીતો ભૂલી જાય મારા બાપુ રે મેં એકલો હું એકલો એ તો બેટો રે પેટ બદાતું પણ મહારાજ बाप रे मन में जो प्रेम आपरी बेटी रे वास्ते वे वो कोई बेटा वास्ते नहीं हुए और वो बाप सदा उन प्रेम ने छिपावे सदा उन प्रेम ने छिपावे પણ जिन दिन वा बेटी दुल्हन बन कोई दूजे घर जावे उन टाइम वो प्रेम छिप्योड़ो रेवे नहीं और बाप री आंखें आंसू रे रूप में निकलनो चालू हो जावे महाराज जने लोगा ने ठा पड़े करे आ बेटी बाप री इतनी लाडली जने सबने गांव के अरे હે ઇતરો બાબા જીરો કોડ કોયલ શબ્દ સુનતી હર બાપ રે આંખ में આંસू આ જાવ મારી બેટી જ આવે હવે મેં દુકાનો આઉલા હવે મેં ઓફિસ આઉલા તો મને કોણ પાણી રી પૂછેલા હવે મને કોણ भाई ध्यान रखजो मैं वो कोई आपरे पारिवारिक भावना बढ़ोने वास्ते सब नहीं बोल रही हूं आपरे मन में एक ही बात बतानी चाहूं भाई बेटा और बेटी में की फर्क मत करो बेटा और बेटी सब एक जेड़ा ही है हम ही बेटी ने बत्ती गिनो बेटो थाणो एक कुल भी नहीं तार सके और बेटी थाने दियोड़े संस्कारों थाणो गर्भी थाने गर्यो भी होच करेला और जिन घर में जावेला